શ્લોક નંબર ફોર્ટી વન કૃષ્ણદીક્ષાં ગુરો પ્રાપ્તે તુલસી માલિકે ગલે ધાર્યે નિત્યમ ચોધ્વપુંડ્રમ લલાટાદોદ્વિજાતિભિ અને ધર્મવંશી ગુરુ થકી શ્રીકૃષ્ણની દીક્ષાને પામ્યા એવા જે બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણ વર્ણના અમારા સત્સંગી તેમણે કંઠને વિશે તુલસીની બેવડી માળા નિત્ય ધારવી અને લલાટ હૃદય અને બે હાથ એ ચાર ઠેકાણે ઉર્ધ્વપુંડ્ર તિલક કરવું ગુરુ થકી શ્રીકૃષ્ણની દીક્ષા શ્લોકમાં તો બેવડી કન્ટિન્યુ નથી કીધું હે લોકમાં ક્યાં કીધું છે લોકમાં બેવડી કંઠી કીધી હે નથી કીધી ગુજરાતીમાં ક્યાંથી લાવ્યો જુઓ એમાં ક્યાંક હશે તુલસી માલિક કે એટલે બહુવચન છે બહુવચન ક્યાં છે પ્રથમ બહુ હે દ્વિતીય બહુવચન દ્વિવચન કોના પ્રમાણે રમા માલા માલે માલા ગુરુ થકી શ્રી કૃષ્ણ શ્લોકમાં વાંચે કોઈ એમ કે આમાં તો આમ કીધું છે ને આમ નથી કીધું તો શ્લોક કોઈ દી એકાગ્ર થઈને વાંચો છો તો એવું કીધું કે એકાગ્ર થઈને વાંચવાના શ્લોકો શ્લોકો વાંચવાને ગુજરાતી એકાગ્ર થઈને વાંચવા હું એકાગ્ર થઈને વાંચવાનું ગુરુ થકી શ્રી કૃષ્ણની દીક્ષા પોતે જેને ગુરુપદે સ્થાપ્યા છે એવા તે પદ ઉપર રહેલા ધર્મવંશી બ્રાહ્મણ પાસે જેઓ મંત્ર પૂજા અને નિયમ ઉપદેશરૂપ દીક્ષાને પામેલા હોય એવા અમારા આશ્રિતો એમ બતાવ્યું છે તેમનું તાત્પર્ય એ છે કે દીક્ષાના અંગરૂપ મંત્ર ગ્રહણ થાય છે તે ગુરુમુખ થકી જ ગ્રહણ થાય છે માટે તેમાં ગુરુનો નિર્દેશ તો દીક્ષા શબ્દથી આપોઆપ આવી રહે છે તો શ્લોકમાં ગુરોહો પ્રાપ્તેહી એમ કહેવાની શી જરૂર પડી તો તેનું સમાધાન એ છે કે દીક્ષા શબ્દથી ગુરુનો ઉલ્લેખ તો આવી જ જાય છે છતાં ગુરુ શબ્દનો ઉલ્લેખ કરવાથી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ ઇત્યાદિ શાસ્ત્રમાં બતાવ્યા એવા લક્ષણવાળા ગુરુ હોવા જોઈએ અને તેના થકી દીક્ષા લેવી જોકે શ્લોકમાં પ્રાપ્તેહી એવો અનુવાદ માત્ર છે પણ મહારાજનું તાત્પર્ય વિધિમાં છે અર્થાત દીક્ષામ પ્રાપ્નુયાત અને તેના અંગરૂપ તુલસી માલિકે ધારીએ ધારણ કરવી એવો અભિપ્રાય પ્રગટ થાય છે સિદ્ધ હોય અને વર્ણન કરવું એને અનુવાદ કહેવાય અને ન હોય એમાં પ્રેરણા કરવી એને વિધિ કહેવાય કંઠી ન તમે પહેરી હોય તો તમે પહેરજો એવું કેવું હોય તો પહેરવી જોઈએ તો વિધિ કહેવાય અને તુલસી ઓલું કૃષ્ણ દીક્ષા ગુરુ પ્રાપ્તે તુલસી માલિકે ગલે ધારીએ ગુરુ પ્રાપ્તે એટલે ગુરુ થકી જેણે દીક્ષાને પ્રાપ્ત કરી લીધી છે એવા અમારા આશ્રિત એને બેવડી કંઠી ધારવી કંઠી ધારવામાં તો વિધિ આવ્યો પણ દીક્ષામાં વિધિ નથી આવ્યો દીક્ષામાં અનુવાદ માત્ર છે ધારણ કરી લીધી છે એવો વર્ણન એટલે એમાં વર્ણ <coughs> અનુવાદમાં તાત્પર્ય નથી દીક્ષામાં ઓલું વિધિમાં તાત્પર્ય કહેવાનું એમ કે ભાઈ તમારે બધાએ ગુરુ તકી દીક્ષાને ધારણ કરવી ગ્રહણ કરવી અને પછી બેવડી માળા ધારણ કરવી તો વિધિ છે ઉપદેશ છે તે ગુરુના શ્લોકમાં શ્લોકમાં અનુવાદ માત્ર છે તાત્પર્ય વિધિમાં છે તે ગુરુના લક્ષણ વિજ્ઞાનોપનિષદ સંહિતામાં કહ્યા છે કે જીતેન્દ્રિય શુચિર્દક્ષ સર્વાંગો ધર્મ સંસ્થિતિ કર્મણા મનસા વાચા ભીતે ભીતેષ્વભયદો ગુરુ હું બાહ્ય ઇન્દ્રિયોને જીતનાર બાહ્ય શરીરથી અને અંતઃકરણથી પવિત્ર રહેનાર ધર્મ કાર્યમાં નિપુણ ખોડખાપણ વિનાના ધર્મમાં નિષ્ઠાવાન અને ભય પામેલાને મન વચન કર્મથી અભય કરનાર ગુરુ ગુરુ કહેવાય છે આ કહ્યા પ્રમાણેના લક્ષણવાળા ધર્મ સંસારથી ને જન્મ મરણથી ભય પામેલાને એને અભય આપનારા એને આ કહ્યા પ્રમાણેના લક્ષણવાળા ધર્મવંશીમાં જો ભગવાનની શ્રીજી મહારાજ પ્રત્યેની ભક્તિ ન હોય તો તે ગુરુ થઈ શકે નહીં આ અંગે નારદ પંચરાત્રમાં કહ્યું છે કે મહાકુલ પ્રસૂતોપી સર્વયજ્ઞેશુ દીક્ષિત સહસ્ર શાખા ધ્યાયી ચ ન ગુરુ સ્યાદ વૈષ્ણવ અવૈષ્ણવોપનિ અવૈષ્ણવોપદિષ્ટેન મુક્તિ મંત્રેણ નવ્રજેત પુનસ્તદ્વિધિના સમ્યગ ગૃહણીયાદ વૈષ્ણવાદ હો ઘણા ઊંચા કુળમાં જન્મ હોય સમ્યક સમગ્ર યજ્ઞોની દીક્ષા પ્રાપ્ત કરી હોય વેદોની હજારો શાખાઓનું અધ્યયન કર્યું હોય છતાં પણ જો તે વૈષ્ણવ ન હોય તો તે ગુરુ થઈ શકે નહીં ભગવાનમાં ન જોડાણો હોય તો એ ગુરુ થવાને યોગ્ય નથી એ પહેલાં ભગવાનમાં જોડાણ હોવું જોઈએ તો ગુરુ થવાને યોગ્ય છે નકર ગુરુ થવાને યોગ્ય વૈષ્ણવ સિવાયના અભક્ત મનુષ્યે ઉપદેશેલા મંત્રથી મોક્ષ ન મળે માટે વૈષ્ણવ મંત્ર તો એનો એ જ ઉપદેશ કર્યો હોય પણ તોય ન મળે માટે વૈષ્ણવ મહારાજમાં અનન્ય ભક્તિવાળા ગુરુ પાસેથી મંત્રમાં દૈવત છે કે ગુરુમાં દૈવત કોનું કલ્યાણ કરવાનું એમ તો ગુરુજીએ તે ઉપદેશ દઈ દે તો મંત્રથી હા એવું થોડું હોય તો કલ્યાણ કોણ ગુરુ કરે કે મંત્ર કરે એનું કલ્યાણ કોણ કરે ગુરુ કરે કે મંત્ર કરે હે ગુરુ કરે તો તો કેટલા બધા હતરું ગુરુ થઈ જાય કેટલા ગુરુનું પાર જ ન રહે અને કલ્યાણ એ વેરાયટી બહુ થઈ જાય પણ ભક્તિવાળા કઈ એક હરખા થોડા હોય બધા વેરાયટી કેટલી થઈ જાય મંત્ર <coughs> કલ્યાણ તો મંત્રથી થાય પણ એ એવા ગુરુ એ આપ્યો હોય એનાથી થાય એમ ભગવાને જોડી એવું દીધું છે કલ્યાણના માર્ગમાં કે કોઈ કોઈનું બહુ અભિમાન ન રહે ગુરુ એમ ધારતા હોય કે હું કલ્યાણ કરું તો ખોટું પાછું એના વિના થાય નહીં મંત્રથી એટલે સાચા ગુરુ હોય અને મંત્રનો ઉપદેશ દે તો સાચા ગુરુથી મંત્રમાં દૈવત આવે ખોટા અભક્ત ગુરુ એનો એ વૈષ્ણવ મંત્ર ઉપદેશ દે તો એનાથી કલ્યાણ ન થાય એવું આમ લખ્યું એનાથી કલ્યાણ ન થાય અને ગુરુ જો મંત્ર ન દે તોય ન થાય ગુરુથી થોડું સાક્ષાત કલ્યાણ છે ગુરુ તો મીડિયા છે વચ્ચેની વસ્તુ છે એ કઈ પ્રાપ્તવ્ય નથી પ્રાપ્ત તો ભગવાનને કરવાના છે દૈવત તો મંત્રનું છે પણ આવા ગુરુ દે તો એવા મંત્રનું દૈવત છે એમને એમ નહીં <coughs> ગુરુમાં દૈવત તો દૈવત તો મંત્રમાં ગમે એવા દૈવતવાળા હોય જે ભગવાનમાં ન જોડે ભગવાનનો મંત્ર એની પાસે ન હોય અને પોતાનો પોતાનો મંત્ર હોય તો એ દૈવત કામ ન કરે કા ભગવાનનો મંત્ર હોય ને કા પોતાનો મંત્ર હોય એકનો નહીં એકનો નહીં ગરજ રહે પોતે માન લીધા હોય તોય ગરજ ન રહે એને કે આપણે સાચા જઈ તો એને શાસ્ત્રની શું ગરજ રહે અને ભગવાનની શું એને ગરજ રહે એટલે એ ધારે સાચા હોય તો ધારે તો એમ કે પોતે ન કરી શકે હે હાચામાંથી લગભગ ખોટા નહીં થઈ શકતા હોય ખોટામાંથી સાચા થઈ શકે એટલે પેલા પેલા ખોટા જ હોય આપણે ઓળખ આપણે ઓળખવામાં આપણે ઓળખનારા ખોટા હોય એટલે ખોટામાંથી સાચા થાય સાચામાંથી ખોટા બહુ ન થાય આ માર્ગમાં એવું હોય જો એ સાચા જ હોય તો હાથા ખોટા હોય ને એમાંથી હાથા થઈ જાય ખોટા હોય ને એને જો લાગી આવે અને કોઈ હારો સંગ મળી જાય તો હાથા થઈ જાય પણ આપણે એમ કહીએ કે હાથા હતા ને ખોટા થઈ ગયા એટલે એમાં થોડીક માપણીમાં ફેર છે માયપા હતા એ ખોટા હતા જેણે માયપા ને એ ખોટા હતા એને માપ ખોટું હતું એટલે એટલે એને એવું લાગ્યું કે આ હાચા હતા ને ખોટા થઈ ઓલા તો પહેલેથી ખોટા જ હતા અને એને માફતે ખોટું કાઢ્યું એટલે ખોટું હતા ખોટું એટલે સાચું થઈ ગયું ટુ નેગેટિવ મે કે વન એફર્મેટિવ ખોટું વત્તા ખોટું એટલે સાચું ગુરુ ખોટા અને માપનારો ખોટો એટલે બે થઈને સાચા થઈ ગયા નિયમ છે two negative make a one affirmative બે નેગેટિવ હોય તમે આ ન કરવાનું નહીં કરતા એટલે હકારાત્મક થઈ ગયું પોઝિટિવ થઈ ગયું એટલે આમાં એવું થયું કે આ બે એમ ટુ એફર્મેટિવ મેં કે વન નેગેટિવ ન થાય પણ આમાં એવું થાય આમાં એવું થઈ જાય છે આમાં એવું થઈ જાય કે ઓલા ખોટા હતા ને આ ખોટા હતા એટલે એને હાચા જેવું લાગ્યું ઓલા આ તો ખોટા ને આ માપનારો ખોટો એટલે ઓલાનો તો કઈ વાંક ન કહેવાય માપનારાનો વાંક કહેવાય વૈષ્ણવ સિવાયના અભક્ત મનુષ્ય ઉપદેશ ઘણા હરિભક્તો એવો ધોખો કરતા હોય છે કે અમે તો એને સાચા જાણ્યા હતા અને ખોટા નીકળ્યા એમ અમે તેને હાથે એમાં કોનો વાંક નીકળ્યા એનો વાંક કે જાણ્યા એનો વાંક હે વાંક કોનો કહેવાય નીકળ્યા એનો વાંક એ ખોટાને હાચા જાણી લીધા એ જ એનું બુંધિયાળ પણ છે એમ એ એનું બોંધિયાળ પણ તોય પછી પોતે એમ ન કે અમે બોંધિયાળ એમ એટલે ત્યાં બહુ પેલું એમ કે કન્ફ્યુઝન છે વૈષ્ણવ સિવાયના અભક્તા મનુષ્ય ઉપદેશેલા મંત્રથી મોક્ષ ન મળે માટે વૈષ્ણવ મહારાજમાં અનન્ય ભક્તિવાળા ગુરુ પાસેથી સારી રીતે વિધિ પ્રમાણે મંત્ર ગ્રહણ કરવો એને જેવી મહારાજમાં અનન્ય નિષ્ઠા હોય એવું એને મોટેથી લેનારા શિષ્યોનું કલ્યાણ થાય એ પર એ પ્રમાણે કરે તો એને મુખેથી લઈ લીધો એટલે પૂરો થઈ ગયું એવું કાંઈ નથી હવે ભગવાનના માર્ગમાં એક અને એક રસ્તો છે એક અને એક એમ એમાં જરાક એકાદી ખામી હોય તો એ ન થાય દંડી દેવ દત્તા હા એમ એમાં વિશિષ્ટ બુદ્ધિ આવે ને કે દંડી દેવદત્તા દેવદત્ત નામનો સંન્યાસી છે ને દંડ લઈને ફરતો છે હવે દંડ ન હોય તો દંડી ન કહેવાય અને દેવદત્ત નો હોય તો તોય દંડી ન કહેવાય દેવદત્ત આ ખૂણે બેઠો હોય દંડ ઓલે ખૂણે બેઠો હોય તોય ન કહેવાય એ તો એક જ વસ્તુ છે ત્રણે ભેળા થાય તો જ દંડી દેવદત્ત થાય એટલે કલ્યાણનો માર્ગ એવો છે ઓલો સાચો હોય ને આ ખોટો હોય તોય ન થાય આ સાચો હોય ને ઓલો ખોટો હોય તોય ન થાય ઓલો સાચો હોય અને આ એ પ્રમાણે કરે તો થાય એટલે એકાદો ખોટો હોય કા બરાબર જોઈન્ટ ન થયો હોય પછી કોકનો વાઘ કાઢે તો એ એવું માટે વૈષ્ણવ મહારાજમાં અનન્ય ભક્તિવાળા ગુરુ પાસેથી સારી રીતે વિધિ પ્રમાણે મંત્રને ગ્રહણ કરવો ઉચ્ચ પવિત્ર લક્ષણ વિનાના ગુરુ દીક્ષા આપી શકે નહીં તે સ્કંદપુરાણમાં કહ્યું છે જે સંપન્નો જ્ઞાન ભક્તિભ્યામ સ્વધર્મ રહિતસ્તુ યહ સ ગુરુર્નૈવ કર્તવ્ય સ્ત્રીરતાત્મા ચ કરહિચિત સ્ત્રી ઋતાત્મા સ્ત્રી ઋતાત્મા ચ કરહિચિત ન કરહિચિત સ્ત્રી ઋતાત્મા ન કરહે ચિત સ્ત્રી ઋતાત સ્ત્રી ઋતાત્મા ચ કરહે ચિત પ્રાપ્તા સ્ત્રેણાદ ગુરોર ગુરોર દીક્ષા જ્ઞાનમ ભક્તિમ ચ કરહે ચિત ફલેત નૈવ યથાપત્યમ યુવતી ષંઢ સંગીની જે જ્ઞાન અને ભક્તિ જેવા ગુણોથી સંપન્ન હોવા છતાં સ્વધર્મથી રહિત હોય તેને ગુરુ ન કરવા અને જેનું જેનું મન સ્ત્રીઓની સ્ત્રીઓથી હરાઈ ગયું હોય તેવાને તો ક્યારેય ગુરુ કરવા નહીં નપુંસકના સહવાસમાં રહેનારી યુવતીને જેમ સંતાન થતું નથી તેમ સ્ત્રી આધીન ગુરુ પાસેથી દીક્ષા લેવામાં આવે તો શિષ્યના જ્ઞાન કે ભક્તિ તે ક્યારેય સફળ થતા નથી શિષ્યમાં જ્ઞાન ભક્તિ આવતા નથી અથવા વૃદ્ધિ પામતા નથી ગુરુ ગીતામાં કહ્યું છે કે ગુરુ શબ્દમાં રહેલો અક્ષર ગુ છે તેનો અર્થ અંધકાર થાય અને બીજો અક્ષર રૂ છે તેનો અર્થ તેને રોકનારો એવો થાય ટૂંકમાં પ્રકાશ એવો થાય આ રીતે બંને મળીને ગુરુ શબ્દનો ભેળો અર્થ અજ્ઞાનરૂપ અંધારાને ટાળનાર આવો થાય છે દીક્ષા શબ્દ પહેલા રો નો અર્થ શું થાય એમ ટાળનાર હે ટાળનાર રો નો અર્થ શું કર્યો રોક પ્રકાશ કરનાર એવું નહીં બેનો ભેળો અર્થ થાય પ્રકાશ કરનારે શિષ્યના અજ્ઞાનને રોકનારે અજ્ઞાનને ફેલાવવાની બહુ ઈચ્છા હોય એટલી જ્ઞાનને ફેલાવા જ ન હોય જ્ઞાનમાં એટલું દૈવત નથી જેટલું અજ્ઞાનમાં છે એવું દુરાગ્રહ નથી દૈવત તો છે અજ્ઞાનને ફેલાવાનો દુરાગ્રહ બહુ હોય એટલો જ્ઞાનને ફેલાવાનો દુરાગ્રહ ન હોય આગ્રહ ન હોય સદાગ્રહ ન હોય એટલે અજ્ઞાનને રોકે દુર્લક્ષણને રોકે તો ગુરુ એમ ગુસ્તુ અંધકાર હશે આપે અને રૂ તન નિવારતા કહાય એટલે એને રોકનારો અંધકારને રોકે અને એનું નિવારણ કરનારો છે એટલે ગુરુનું કામ એ છે લાઇટિંગ કરે તો લાઇટિંગ ન થાય અંધારામાં તો લાઇટિંગ થઈ જાય પણ આ અજ્ઞાનમાં લાઇટિંગ ન થાય એટલે એને પેલા રોકે તો થાય દીક્ષા શબ્દ પહેલા કૃષ્ણ દીક્ષા કૃષ્ણ એવો શબ્દ છે તે કૃષ્ણ શબ્દને લીધે દીક્ષાની સર્વોત્તમતા સ્પષ્ટ થાય છે ગણપત્યેશુ શૈવેશુ તથા શાક્તેશુ સુવ્રત સર્વેશુ મંત્રવર્ગેશુ વૈષ્ણવ શ્રેષ્ઠ ઉચ્યતે વૈષ્ણવેષ્વપી સર્વેશુ કૃષ્ણમંત્રા ફલાધિકા હે સુવ્રત ગણપતિ શિવ અને શક્તિ સંબંધી બધા મંત્રો મંત્ર વર્ગોમાં વિષ્ણુ સંબંધી વૈષ્ણવ મંત્ર શ્રેષ્ઠ ગણાય છે વિષ્ણુ દેવતા શ્રેષ્ઠ છે એટલે એનો મંત્ર પણ શ્રેષ્ઠ છે દીક્ષા પણ શ્રેષ્ઠ છે દેવતા શ્રેષ્ઠ હોય એ પ્રમાણે દીક્ષા શ્રેષ્ઠ દેવીને શિવને ગણપતિને એની દીક્ષાઓમાં વિષ્ણુ દીક્ષા છે એ શ્રેષ્ઠ છે કારણ કે બધા દેવતાઓમાં વિષ્ણુ શ્રેષ્ઠ છે વિષ્ણુ એટલે અવતારો બધા અવતારોમાં પણ શ્રીકૃષ્ણ શ્રેષ્ઠ છે એટલે શ્રીકૃષ્ણની દીક્ષા છે એ બીજા અવતારો કરતા શ્રેષ્ઠ મારા શ્રેષ્ઠ હોય તો પછી મહારાજની દીક્ષા એના કરતા શ્રેષ્ઠ છે કારણ કે દીક્ષાના દેવતા જેવા પ્રબળ હોય એવી એની દીક્ષા છે શ્રેષ્ઠ છે આ કે શ્લોકનો અર્થ આવો આ બધા દેવતાઓમાં વિષ્ણુ શ્રેષ્ઠ છે અને વિષ્ણુની દીક્ષામાં પણ કૃષ્ણ દીક્ષા શ્રેષ્ઠ છે શા માટે દેવતાને આધાર દીક્ષા છે અને દેવતા શ્રેષ્ઠ હોય તો એની દીક્ષા શ્રેષ્ઠ થાય મહારાજ જો સર્વોપરી હોય તો મહારાજની દીક્ષા છે એ શ્રેષ્ઠ નહીં નહીં સમજવાનું કૃષ્ણ શબ્દથી તો આ શાસ્ત્રમાં કીધું છે પરોક્ષમાં એ તો કૃષ્ણ દીક્ષા એટલે કૃષ્ણ ભગવાનની જ વાત થઈ એમ કૃષ્ણ દીક્ષા શ્રેષ્ઠ છે પછી મહારાજે કૃષ્ણ શબ્દ આપણે મહારાજમાં લઈ તો કઈ વાંધો નથી નારાયણ પરાય પરક પણ એમાં તો સ્પષ્ટ વાત છે કે બીજા અવતારો કરતા કૃષ્ણની દીક્ષા શ્રેષ્ઠ છે પછી મહારાજ એમ થોડા કે એના કરતા મારી દીક્ષા શ્રેષ્ઠ છે કોઈ મોટા માણસ એમ ન કે હું બહુ સારો છું બીજા એને સારો કે એ જ પ્રમાણરૂપ જે માણસો અધૂરા હોય એ જ એવું પ્રતિપાદન કરે કે અમે શ્રેષ્ઠ છીએ જે માણસ પૂરા હોય એ તો ચેલેન્જ કરે કે ભાઈ હાલો જાઓ ગોત્યા હોય કે ભાઈ સારું હોય તો આનાથી મહારાજે તો એવી ચેલેન્જ કરી કે જાઓ ગોત્યા હો આના કરતા સારી દીક્ષા હોય તો એટલે મહારાજ શ્રેષ્ઠ છે એ નિર્ણય તો આપણે કરવાનો છે એ મહારાજ ન કરી દે કે હું શ્રેષ્ઠ છું મને શ્રેષ્ઠ માનો આપણે આપણે અક્કલને એમાં લગાડવાની છે આપણે કાંઈ અક્કલ ઈમાયેલી હોય તો આપણને દેખાય ન હોય તો ન દેખાય ન હોય તેને બીજા દેખાય લ્યો શ્રેષ્ઠ એટલે તો આપણે દેવાનું મહારાજે તો રીત બતાવી દીધી રીધમ બતાવી દીધી કે હા ભાઈ બધા દેવતાઓમાં બધી દીક્ષાઓમાં શૈવ દીક્ષા ગણપતિ દીક્ષા દેવીની દીક્ષા એમાં વિષ્ણુ દીક્ષા શ્રેષ્ઠ છે અને વિષ્ણુ દીક્ષામાં કૃષ્ણ દીક્ષા શ્રેષ્ઠ છે અને એ આવી રીતે શ્રેષ્ઠ છે કે એના દેવતા શ્રેષ્ઠ છે એટલે એની દીક્ષા શ્રેષ્ઠ છે હવે એ માપ પ્રમાણે આપણે માપ કાઢવાનું મહારાજની દીક્ષાનું એ આપણે કંઈક ઓલી તો જોઈએ થોડું ઘણું અકલ જોઈએ કોકે કીધું હોય કે મહારાજની દીક્ષા શ્રેષ્ઠ છે કોકે કીધું હોય તો કાલ હવારે બીજો આવીને એમ કે એ તો બહુ નથી હારી તો એટલે ઘરની હોતે અકલ જોઈએ અમે ઘરની અકલ હોતે થોડીક વાપરવી જોઈએ હે સુરત ગણપતિ શિવ અને શક્તિ સંબંધી બધા મંત્રો મંત્ર વર્ગોમાં વિષ્ણુ સંબંધી મંત્ર શ્રેષ્ઠ ગણાય છે અને સમગ્ર વૈષ્ણવ મંત્રોમાં કૃષ્ણ મંત્ર અધિક ફળ આપનાર અધિક ફળ આપનારો છે આવું ગૌતમ તંત્રમાં બતાવ્યું છે દીક્ષા શબ્દનું વિવેચન બધા તો માપ છે ઓજાર છે એનાથી દીક્ષિત હોય એણે માપ કાઢતા શીખવું જોઈએ કે ભાઈ આ આમાંથી આમાંથી આ શ્રેષ્ઠ ગીતા ને આમાંથી આ શ્રેષ્ઠ શું કરવા આવી રીતે શ્રેષ્ઠ ગીતા તો પછી મહારાજની દીક્ષા છે એ એના કરતાં શ્રેષ્ઠ કેવી રીતે થાય દીક્ષા શબ્દનું વિવેચન સાત્વત તંત્રમાં કર્યું છે દીપયત્યાશુ વિજ્ઞાન મોહમ ચ ક્ષાલયત્યત દીક્ષેતી કથિતા સદ્ભિ પ્રાપ્તવ્યા વૈષ્ણવી તુ સા વિશેષ રૂપમાં તત્કાળ જ્ઞાન પ્રગટ કરે અને દીપયત્યાશુ વિજ્ઞાન એમ છે ને દીપયતે આશુ વિજ્ઞાન તત્કાળ એનો એનું જ્ઞાન છે એને પ્રકાશ કરે વિશે જ્ઞાન પ્રકાશ કરતું છે દીક્ષા લે એટલે તરત જ એને જ્ઞાન પ્રકાશ થાય અને પછી દીપયતી આશુ વિજ્ઞાનમ મોહમ ચક્ષાલયત્યત મોહમ ચક્ષાલયત્ય એટલા માટે એને દીક્ષા કહેવાય છે એને મોહનું નિવારણ કરે એને જ્ઞાનનું પ્રકાશન કરે તે હું જ્ઞાન પ્રકાશ કરતું છે તમે લીધી છે દીક્ષાની કઈ હું થયું જ્ઞાન પ્રકાશ દીક્ષા લીધા પછી કઈ જ્ઞાન પ્રકાશ થયું પૈસાબેજી હું પ્રકાશ છું દીક્ષા લીધા પછી કઈ થયું પ્રકાશ જે પ્રકાશ થયું હોય એ દીક્ષામાં આવ્યું હોય કે નહીં હો ભાઈ તમને હું પ્રકાશ થયો હું એનો સેવક છું એ દીક્ષા મંત્ર સાંભળ્યો છે હું ભગવાનના સેવક ભગવાનના સેવક છું હું છે મંત્ર હું એમ બ્રહ્માહમ કૃષ્ણ દાસોસ્મી એમ એટલે એને પ્રકાશ થાય કે હું એમ ભગવાનનો દાસ છું એ તત્કાળ પ્રકાશ થાય અને દાસ છું એટલે એમ પ્રકાશ થાય એટલે મોહમ ક્ષાલય હતી એનો મોહ છે કે હું બધો આવો છું આવો છું રૂડો રૂપાળો છું એ બધું ધોઈ નાખે કાકોક ઝાપટ મારે તો ધોઈ નાખે કાંઈ દીક્ષા ધોઈ નાખે તે જો દીક્ષા રગે ચડી હોય તો ધોઈ નાખે એમ ઘણો મેલ હોય તો એમને જાય નહીં તો ઝાપડ મારવી પડે એટલે ઝાપડ મારે તો ધોવાઈ જાય દીક્ષા રગે ચડે તો ધોવાઈ જાય હું એને ગણપતિનો દીક્ષા લે તો એને શું થાય શું રગે ચડે હું ગણપતિનો સેવક છું હતી જ્ઞાન એમ એનું જ્ઞાન છે એ ઉશ કરે છે દીક્ષા લે તમે દીક્ષા ન લ્યો તો તમને ક્યાં થાય કે ભાઈ હું સ્વામિનારાયણનો સેવક છું એમ હે દીક્ષા ન લીધી હોય તો તમને ક્યાંથી એવું થાય દીક્ષા લીધી એટલે પછી તરત જ થાય એમ દીપયતે આશુ વિજ્ઞાન એ હું આશુ વિજ્ઞાન હું એટલે આછું આછું કે ઘાટું દીપયતી આસુ વિજ્ઞાનમ એટલે આસુ આસુ કે ઘાટું પૈસા બે જેવું જો જો એમ જો આસુ આસુ વિજ્ઞાન ઓલું ખળગાવે અને પછી ઘાટું ઘાટું ઓલું અંધારું છે એ નાશ કરે એટલે બે થઈને પાકું થઈ જાય એમ જ થઈ ગયું ને હે શું ભાઈ સ્વામીજીને શું હાથમાં આસુ વિજ્ઞાન એટલે હું આસુ આસુ કે ગાટું પાતળું કે હું વિસુ મોગલ સાહેબ જેવું કે તમારે હું આવ્યું એમાં આસુ વિજ્ઞાન અમે કઈ નથી તત્કાળ તત્કાળ હું એમાં કયું આસુ એટલે તત્કાળ આશુ આશુ એટલે તત્કાળ તત્કાળ વિજ્ઞાનને પ્રકાશ કરે છે દીક્ષા લીધા ભેળું દીક્ષા લીધા જો એને તરત જ દીક્ષા લીધી નહીં કાનેથી સીધી રગે ચડે એટલે તરત જ એમ કે વિજ્ઞાન પ્રકાશ થાય લીધા ભેળે એટલે કાને નીકળી જાય તો પછી પ્રકાશ ન થાય પણ રગે ચડી હોય તો દીક્ષા તો પ્રકાશ થાય દીપયા આસુ આસુ વિજ્ઞાન અને મોહમ ચક્ષાલય અત્યાચાર આ ચાલો દીપયત્યાસુ વિજ્ઞાનમ મોહમ ચક્ષાલયત્યત દીક્ષેતિ કથિતા સદ્ભિ પ્રાપ્તવ્યા વૈષ્ણવી તુ સા વિશેષ રૂપમાં એટલા માટે દીક્ષા જો રગે ચડે તો તરત જ એને વિજ્ઞાનને પ્રકાશિત કરે છે એટલે એ વૈષ્ણવી જ લેવી બધા દીક્ષાઓમાં એવું જ હોય ને કે હું એનો દાસ છું એવી દીક્ષાનો અર્થ હતી તમને દીક્ષા લીધી એટલે તમે એના દાસ થયા એટલે દીક્ષાનો અર્થ જ એટલે એટલા માટે પ્રાપ્તવ્ય વૈષ્ણવી તું સાહેબ બીજા કોઈના દાસ થવું એના કરતા ભગવાનના દાસ થવું એ હંદાયથી મોટું છે એના કરતા મોટા અવતાર હોય એનું દાસ થવું એ મોટું છે એના કરતાં મહારાજના દાસ થવું એ મોટું છે વિશેષ રૂપમાં તત્કાળ જ્ઞાન પ્રગટ કરે અને અજ્ઞાનજન્ય મોહને ધોઈ નાખે દૂર કરે માટે સત્પુરુષોએ તે દીક્ષા કહી છે હું ફલાણો છું ફલાણો છું ફલાણો છું ફલાણો છું એવું ધોઈ નાખે આવી દીક્ષા વૈષ્ણવી વિષ્ણુના સંબંધવાળી હોય તે લેવી વળી ન યતોન્ય શિવ પંથા વિશત સંસ્કૃતા વિહ વાસુદેવે ભગવતી ભક્તિ યોગો યથા ભવેત ભગવાન બ્રહ્મકાર બ્રહ્મકાર્યન ત્રિરન વિક્ષ્ય મનીષયા તદધ્યવશ્યત કુટસ્થો રતિરાત્મન્યતો ભવેત સંસાર ચક્રમાં પડેલા મનુષ્યને માટે જેનાથી શ્રીકૃષ્ણ ભગવાનના સ્વરૂપમાં અનન્ય પ્રેમમયી ભક્તિ પ્રાપ્ત થાય એના સિવાય બીજો કોઈ કલ્યાણકારી માર્ગ નથી એવી રીતને ભાવિત કરી રાખે કે હું ભગવાનનો દાસ છું હું ભગવાનનો દાસ દાસ છું એટલે એને એટલે એને શું થાય આમાં એવું હે એટલે એને ભગવાનમાં અનન્ય પ્રેમ થાય હું ભગવાનનો દાસ છું જો હરકું કરે મનમાં ભાવના કરે રાખે તો એને ભગવાનમાં પ્રેમ થાય દીક્ષા મંત્રની માળા ફેરવાની હોય ને ફેરવો કા દીક્ષાના મંત્રની માળા ફેરવાની હોય એવું કીધું છે કે નહીં ઓલા સત્સંગી જીવનમાં કે દરરોજ માળા ફેરવાની એટલે માળા શું પહેરવાની ભગવાનના સેવક છું હું ભગવાનનો સેવક છું હું ભગવાનનો સેવક છું હું ભગવાનના ભગતનો સેવક છું એ માળા ફેરવવાની દરરોજ જોળી એ રગે ચડે તો અને રગે ચડી જાય તો આ તત્કાળ ભક્તિ થઈ જાય ને પાછી કેવી થાય ભગવાનની અનન્ય ભક્તિ થાય જો ઓલો મંત્ર ચડે નહીં રગે તો નથી હું એમાં ઓલું થાય કે હું બોસ છું હું બોસ છું હું બોસ છું તો એ તો માથામાં જ મંત્ર ચડી જાય પછી રગે ન ચડે અને સાધુ થઈ ગયા તો એટલે તો બોસ જ થઈ ગયા ને કે અને તારી પગે લાગે કે શું કરે તો પગે તો બોસ બોસને લાગવાનું હોય ને એ એટલે આ એ અવળો મંત્ર અવળો ગોટે જે હું બોસું બોસું બોસું એની માળા ફેરવે પૂજા મત ફેરવે પણ બહાર હોતે ફેરવે બહાર જ નકરી ફેરવે રાખ પૂજા મત સા મને સા મન ફેરવે પણ પછી આકવાદી બોસું બોસું બોસું એવી માળા ફેરવે ઓલું ભૂલાયે ખાલી એક સાદ યાદ રયો સ યાદ રયો દાસનો બોસ થઈ ગયો એટલે હું માથામાં ચડી જાય ચોટલીએ ચડી જાય ને ઓલી જો હું દાસ છું દાસ છું એમ જો એમ ફેરવે રાખે આખો દી તો એને રગે ચડે દીક્ષા અને દીક્ષા રગે ચડે તો દીપ આસુ વિજ્ઞાનમ અને મોહમ ક્ષાલયત્ય છે એને મોહ છે એ ધોઈ નાખે અને બોસ છું બોસ છું એ મોહને ધોવે નહીં એમ એ વધારે થોડો એટલે દીક્ષાનો મંત્ર મહાદીક્ષાનો મંત્ર એનો જપ કરવાનો હોય હવે કરજો જપ ક્યારેક દરરોજ પૂજામાં પૂજામાં પછી ઊભા થઈને હોતે કરવાના સંસાર ચક્રમાં પડેલા મનુષ્યને માટે જેનાથી શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપ એકાગ્ર કરીને શિક્ષા વાંચો છો શિક્ષા પત્રી વાંચો છો એકાગ્ર થઈને એકાગ્ર થઈને વાંચો છો સંસાર ચક્રમાં પડેલા મનુષ્યને માટે જેનાથી શ્રીકૃષ્ણ ભગવાનના સ્વરૂપમાં અનન્ય પ્રેમમયી ભક્તિ પ્રાપ્ત થાય એના સિવાય બીજો કોઈ કલ્યાણકારી માર્ગ નથી ભગવાન બ્રહ્માજીએ વેદોનું ત્રણ વાર અનુશીલન કરીને પોતાની બુદ્ધિથી એ જ નિર્ણય કર્યો કે જેનાથી શરૂઆતમાં શ્રીકૃષ્ણના સ્વરૂપમાં અનન્ય પ્રેમ ઉત્પન્ન થાય તે જ સર્વશ્રેષ્ઠ ધર્મ છે શ્રીમદ ભાગવતના આ વાક્યથી નિશ્ચિત થાય છે કે વેદોનું તાત્પર્ય ભગવાનના સ્વરૂપમાં સુદૃઢ સ્નેહરૂપ ભક્તિ કરવામાં જ છે નારદજીએ ભાગવતમાં કહ્યું છે કે દેવો સૂરો મનુષ્યો વા યક્ષો ગંધર્વ એવ વા ભજન મુકુંદ ચરણમ સ્વસ્તિ માનસ્ય સ્વસ્તિમાન સ્યાત સ્વસ્તિમાન સ્યાદ યથા વયમ દેવતા દૈત્ય મનુષ્ય યક્ષ અથવા ગાંધર્વ કોઈ પણ કેમ ન હોય જે ભગવાનના ચરણકમળનું સેવન કરે છે તે અમારી જેમ જ કલ્યાણ ભાજન બને છે આ વાક્ય પ્રમાણે બધા મુમુક્ષુઓએ ભક્તિ અવશ્ય કરવી જોઈએ આવી ભક્તિમાં આપણને અધિક આપણને અધિકાર ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે આપણે મંત્ર પૂજન અને નિયમોપદેશ રૂપ દીક્ષા લઈએ એટલે દીક્ષા ગ્રહણ લેવાના શેનો શેનો નિયમ લેવાનો મંત્ર પૂજન શેનો શેનો કયો એમાં હું હું કીધું મંત્ર પૂજન અને નિયમોપદેશ રૂપ દીક્ષા ઉપદેશ મંત્ર પૂજા અને એટલે પૂજા દરરોજ કરો છો પણ મંત્ર જપો છો કે નહીં હે તો દીક્ષા ફળે ને એની પૂજા કરવાની અને એના મંત્રનો જપ કરવાનો હું હે હું એનો સેવક છું હું એનો સેવક છું હું એનો સેવક છું એમ મંત્ર જપ કરવાનો અને એ ઉપદેશ દીધો એટલે એને નિષેધ કર્યો એ નહીં કરવાનો એ ત્રણ વાના થાય તે દીક્ષા થાય જ્યારે આપણે મંત્ર પૂજન અને નિયમોપદેશ રૂપ દીક્ષા લઈએ એટલે દીક્ષા ગ્રહણ કરવી આવશ્યક છે આવું દીક્ષાના ઉપદેશની શી જરૂર છે એવી શંકાના જવાબમાં નિર્ણિત થયું છે કઈ તમે કીધું હું કઈ સમજાણું નહીં ફરીથી વાંચો આઠે બરાબર બરાબર જ્યારે આપણે મંત્ર પૂજન અને નિયમોપદેશ રૂપ દીક્ષા લઈએ એટલે દીક્ષા ગ્રહણ કરવી આવશ્યક છે આવું દીક્ષાના ઉપદેશની શી જરૂર છે એવી શંકાના જવાબમાં નિર્ણિત થયું છે તે પણ ભાગવતમાં કહ્યું છે કે લબ્ધાનુગ્રહ આચાર્યાત તેન સંદર્શિત તેન સંદર્શિતાગમ મહાપુરુષમભ્યર્ચેન મૂર્ત્યાભિમતયા આત્મન પહેલાં સેવા આદિ કરીને ગુરુ પાસેથી દીક્ષા લે પછી તેમની પાસે અનુષ્ઠાનની વિધિ શીખે અને પોતાને ભગવાનની જે મૂર્તિ અત્યંત ગમે તેના દ્વારા ભગવાન પુરુષોત્તમની પૂજા કરે પાદ્મોત્તર ખંડમાં શ્રી શંકરે દેવી પાર્વતીજીને કહ્યું છે કે અદીક્ષિતસ્ય વામોરું કૃતમ સર્વ મનર્થકમ પશુ યોનિમ વાપનોતિ દીક્ષાહીનો નરો મૃત હે વામોરું જેણે દીક્ષા ન લીધી હોય તેના બધા જ સત્કર્મ નિરર્થક જાય છે કાહું કરવા દીક્ષા ન લીધી હોય એના સત્કર્મ નિરર્થક જાય શું કરવા કા ભક્તિ ઉગ્ર આમાં કર્મ બધા એના ઓલા નિરર્થક ઉભરા જાય ભગવાનને અર્પણ નથી થતા એટલે હે ભગવાનને પછી અર્પણ નથી થતા કહી દે કે મારે અર્પણ કરવાના છે તો દીક્ષા બેન નક્કી કોણ કરાવે એને કોઈ દિશા તો નક્કી ન હોય જેટલા કર્મ કરે કોઈ ઠેકાણું તો ન હોય ને અને દીક્ષામાં તો નક્કી કરાવે કે હું કોનો દાસ છું એમ અને મારે હું કોની સેવા કરું છું એ નક્કી કરાવે છે નક્કી ન કરાવે ઠેકાણા વિના ના હોય એનું તો નિષ્ફળ જ જાય ને હાલો હોય ને કે રસ્તે જવું છે એને ખબર નથી તો હાલે એટલું નિષ્ફળ જ જાય એટલે દીક્ષા છે એ નક્કી કરાવે છે કે તારે અહીંયા આ કરવાનું છે ઠેકાણું ન હોય ને એમ આજે નક્કી કરે કાલ બીજું કરે ત્રીજું કરે નક્કી નક્કી કરે એ દીક્ષા થઈ એમ બીજું બધું આજે નક્કી કર્યું હોય કે મારે આ ભગવાનનું હું એનો સેવક છું તો પોતાની મેળે તો ના પાડી એમ કે ગુરુ થકી દીક્ષા હે વામોરું જેણે દીક્ષા ન લીધી હોય તેના બધા જ સત્કર્મ નિરર્થક જાય છે અને જે મનુષ્ય જીવનમાં દીક્ષા માથા વિનાના હોય એટલે નિરર્થક જાય છે કોઈ દિશા ન હોય એને હું કરવા કરું છું એટલે દેવતા દેવતા નક્કી થવા એ દિશા છે કે હું સ્વામિનારાયણને માટે કરું છું કે હું કૃષ્ણને માટે કરું છું કે હું શિવને માટે કરું છું દેવીને માટે કરું છું ગણપતિને માટે કરું છું એ નક્કી થાય તો નિષ્ફળ ન જાય નકર તો ક્યાં હવ હૈયારું કરું છું તો કઈ નથી જેણે દીક્ષા ન લીધી હોય તેના બધા જ સત્કર્મ નિરર્થક જાય છે અને જે મનુષ્ય જીવનમાં દીક્ષા ન પામ્યો હોય તો તે મર્યા પછી પશુ જાતિમાં જન્મે છે કારણ કે ઓલા કે કોઈનો સેવક નથી એટલે કોઈ સંભાળવા આવે નહીં એટલે આ પશુ વાળા તો ઠીક છે કે હાલો અમારે ભેળો આવે સંપ્રાપ્ય વૈષ્ણવીમ દીક્ષા મારે આંકવા તા હારો બળદ ગયો છે હારો ગધાડો હોય છે તો સાલકું મૂકવા થાય સંપ્રાપ્ય વૈષ્ણવીમ દીક્ષામ વિષ્ણુ ભુવિ ભજંતી યે તે કૃતાર્થા મનુષ્યા વૈ ભારભૂતા ભુવો પરે આ ભૂમિમાં વૈષ્ણવી દીક્ષા લઈને જે મનુષ્યો વિષ્ણુને ભજે છે તે મનુષ્યો કૃતકૃત્ય છે તે સિવાયના બીજા તો પૃથ્વીના ભારભૂત છે સ્કંદ પુરાણમાં પણ કહ્યું છે કે તે નરાહા પશવો લોકે કિમ તેષામ જીવને ફલમ યેર્ન લબ્ધ્વા હરેર્દીક્ષા નાર્ચિતો વા જનાર્દન જે મનુષ્યો જે મનુષ્યોએ વૈષ્ણવી દીક્ષા નથી લીધી અને જનાર્દન શ્રીહરિની પૂજા ક્યારેય કરી નથી તે મનુષ્યો આ દુનિયામાં પશુ જેવા જ છે તેના જીવનમાં સફળતા શી છે બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય આ ત્રણ વર્ણને દ્વિજાતિ અથવા દ્વિજ કહ્યા છે અહીંયા કોઈ શંકા કરે કે આવી વૈષ્ણવી દીક્ષા લેવી તે દ્વિજોનો ધર્મ નથી તેમને તો ગાયત્રી મંત્રનો ઉપદેશ આદિ સંસ્કારો મળેલા જ છે તેમને આવી દીક્ષા લેવાનું શું પ્રયોજન છે જેને ગાયત્રી મંત્રનો અધિકાર ન હોય આવા શુદ્ર વગેરેએ આવી દીક્ષા લેવી જોઈએ આવા ધર્મમાં તો શૂદ્રોનો અધિકાર છે પણ આ શિક્ષાપત્રીમાં આવી શંકાને કોઈ સ્થાન નથી હું શંકા કરી બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય એમણે દીક્ષા લેવી એવું કીધું પણ બ્રાહ્મણોને તો પહેલેથી જ ગાયત્રી મંત્રની દીક્ષા મળેલી હોય છે એટલે એમના માટે નથી ખાલી જેમને એ અધિકાર પ્રાપ્ત ન હોય એમના માટે જ દીક્ષા લેવી શુદ્રોએ નથી લીધી એટલે એને દીક્ષા લેવાની હોય અમે તો લઈ લીધી છે પહેલેથી તો અમારે હવે દીક્ષા લઈને પછી બીજી વાર ઉપર લેવાની હોય એવી શંકા છે પણ આ શિક્ષાપત્રીમાં આવી શંકાને કોઈ સ્થાન નથી મૂળ ગ્રંથમાં જ દ્વિજાતિ આવો શબ્દ કહ્યો છે વેદમાં અધિકાર મળવાથી જ એટલે શું શંકાને નિવારણ શું થયું નિવારણ હોય થયું આવી ગયું ને વેચ્યું તો ફરીથી વાંચો ભાઈ નિવારણ હોતે કરી દીધું મૂળ ગ્રંથમાં જ દ્વિજાતિ આવો શબ્દ કહ્યો છે વેદમાં અધિકાર મળવાથી જ કે અધિકાર પ્રમાણે કરેલા વૈદિક કર્મોથી જ જીવનની કૃતાર્થતા કૃતકૃત્યતા થતી મહારાજે વિજાતિ ભી એવું લખ્યું છે એટલે એનો અર્થ એવો છે દીક્ષા લીધી છે તો આ બીજી લેવાની છે ગાયત્રી દીક્ષા લીધી હોય તો આ બીજી લેવાની દ્વિજાતિમાં એટલે જનોય લે ત્યારે ગાયત્રીનો મંત્ર ઉપદેશ કરે એ દીક્ષા લીધી હોય એને હોતે આ લેવાની છે ઓલી તો સામાન્ય દીક્ષા છે આ વિષ્ણુ દીક્ષા છે અને વિષ્ણુ દીક્ષા છે એને એનાથી ભક્તિ ઉત્પન્ન થાય છે ઓલી દીક્ષાથી ભક્તિ ઉત્પન્ન નથી થતી અને ભક્તિ વિના માણસ દાંઢા જેવો છે એનો અર્થ એવો થયો કે દીક્ષા લીધી હોય તોય લેવાની દ્વિજાતિ એટલે એનો અર્થ એવો થયો કે દીક્ષા તેને લીધી છે એને એમ કીધું ને કે દીક્ષા ન લીધી હોય એને દીક્ષા લેવાની અમે તો લઈને બેઠા છીએ એટલા માટે મહારાજ દ્વિજાતિ વાપરી તમે લઈને બેઠા છો એને જ લેવાની મૂળ ગ્રંથમાં જ દ્વિજાતિ આવો શબ્દ કહ્યો છે એટલે એ શંકાનું નિવારણ કરી દેતું છે વેદમાં અધિકાર મળવાથી જ કે અધિકાર પ્રમાણે કરેલા વૈદિક કર્મોથી જ જીવનની કૃતાર્થતા કૃતકૃત્યતા થતી નથી કારણ કે દીક્ષા છે એ વૈદિક કર્મોની છે આ દીક્ષા છે એ ભક્તિની છે વૈદિક કર્મોથી ખાલી કૃતકૃત્યતા નથી એમ એટલે તો એને હોતે લેવાની ભક્તિની દીક્ષા કારણ કે ભગવાનની ભક્તિ કર્યા વિના મોક્ષ મળતો નથી પુરાણ વગેરેમાં શ્રી કૃષ્ણની ભક્તિની જ સર્વશ્રેષ્ઠતા કહી છે દ્વિજાતિ એટલે ત્રણેય શુદ્રને નહીં એની દીક્ષા એની રીત જુદી છે એને કે વૈદિક મંત્રોથી દીક્ષા ન હોય આ તો ગાયત્રી મંત્રની વાત થઈ ને એટલે ગાયત્રી મંત્રની દીક્ષા તો દ્વિજાતિને જ હોય બરાબર નહીં બ્રાહ્મણ નહીં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય ત્રણેય નહીં ત્રણેયની ગાયત્રીનો અધિકાર છે અને ત્રણેય દ્વિજ કહેવાય છે દ્વિજનો અર્થ જ એ છે કે જ્યારે મંત્ર લે ત્યારે એમ કે એનો બીજો જન્મ થાય છે એ મહારાજે કીધું છે ને કે બે બેવડી કંઠી ધારણ કરવી અને મંત્રોપદેશ ઓલો મંત્ર નહીં સ્વામિનારાયણ મંત્રની માળા ફેરવવી અને એના દર્શન કરવાની સેવા કરવી અસત શુદ્રોને સત્શુદ્રોને તો બધાની હારે લઈ લીધા છે મારે શુદ્રને દીક્ષા લેવાનો અધિકાર છે એવો એમ વિવાદ છે કોઈ કહે છે કે છે ને કોઈ કહે છે નથી એટલે મહારાજે એનો સ્પષ્ટ તોડ કાઢ્યો કે અસત શુદ્ર હોય એને નહીં અને સત્શુદ્ર હોય એને દારોવાર બધાને દીક્ષા લઈ લેવાય અને એને ઓરાની જેમ જ ભજન કરવાનું અસત્શુદ્રો હોય એણે ભગવાનની પ્રસાદીની કેળથી ધારણ કરવાની અને ખાલી તે ચાંદલો કરવાનો અને ભગવાનના દર્શન માળા અને ભગવાનના ભક્તોની સેવા કરવાની એ એની દીક્ષા છે દીક્ષા મૂળ છે એ સેવાના અર્થમાં છે એટલે ઓલા એમને સેવા કરવાની છે આવી રીતે હળવી દીક્ષા લઈને કંઠી એને બાંધવાની હોય એટલે ઓલી મહાદીક્ષા એને નહીં ઓલી ચાલુ દીક્ષા એને લેવાની પૂજા કરવાનો તો લગભગ એને મૂર્તિને અડવાનો અધિકાર નથી હોતો લગભગ કરતા તો હોય છે પૂજા તો આ બોલી વ્યક્તિગત પૂજા તો કરતા હોય છે મથુરામાં આંગીરસ યજ્ઞ કરનારા બ્રાહ્મણોએ જોયું કે તેમની પત્નીઓના હૃદયમાં શ્રી કૃષ્ણની અલૌકિક ભક્તિ છે એટલે દીક્ષાની ચરિતાર્થતા ભક્તિ ઉત્પન્ન થાય ન થાય તો ન કહેવાય એમ નાસામ દિજાતી સંસ્કારો એમ એવું કીધું છે ને તો પૂરું થઈ ગયું દીક્ષા એમ એ જયું ભક્તિ દીક્ષા વિનય જો ભક્તિ ઉત્પન્ન થાય તો એનું પૂરું થઈ ગયું દીક્ષા એવું એવું તો આમાં કીધું આગળ શ્લોક જ આવે છે એ જ આવે છે મથુરામાં આંગીરસ યજ્ઞ કરનારા બ્રાહ્મણોએ જોયું કે તેમની પત્નીઓના હૃદયમાં શ્રી કૃષ્ણની અલૌકિક ભક્તિ છે અને શ્લોક લખ્યો છે ને દ્રષ્ટવા સ્ત્રીનામ ભગવતી કૃષ્ણે ભક્તિ મલૌકિકીમ આત્માનમ ચતયા હીનમ અનુતપ્વા વ્યગરહયન એવી એનો કે ભગવાનની ભક્તિ ભગવાનને વિશે શ્રી કૃષ્ણને વિશે ભક્તિ એની સ્ત્રીઓને જોઈ એમાં તો કોઈ અનાસામ દ્વિજાતિ સંસ્કાર હોય એને તો કોઈ સંસ્કાર નથી થયો ગાયત્રી મંત્રનો જપ નથી કર્યો ગુરુકુળમાં વાસ નથી કર્યો તો એને ભક્તિ થઈ અલૌકિક એટલે અમે બધા અમને બધા એને ધિક્કાર છે આવું બધું રાખ્યું એટલે એનો અર્થ એવો થયો કે દીક્ષાનું ફળ ભક્તિ છે ભક્તિ કરવા માટે તો દીક્ષા લેવાની દીક્ષાનું સાચું ફળ છે એ ભક્તિ છે અને દીક્ષાની પ્રક્રિયા ભક્તિ ઉત્પન્ન કરવા માટેની છે દીક્ષા આ છે ને કે હું જેની દીક્ષા લે હું એનો સેવક છું એવો મંત્ર જપ એને મંત્ર આપે કે તારે હવે આ મંત્ર જપવાનો તું મારો સેવક છો એ મંત્ર દરરોજ જપવાનો એટલે મનન કરવાનું એનું એવું કરજો તમે કરો કે નથી કરતા ક્યારે હે દીક્ષા લીધી ને વૈદિક કર્મ એમ એનું વૈદિક કર્મ છે એ ભગવાન તો પશુને હોતે અપનાવે છે એટલે સમોહમ સર્વભૂતાના ને ભૂત કીધું એમ કે માણસો એવું કાંઈ ન કીધું સમોહમ સર્વભૂતાના ઓલા હાથી એ પાણીમાં બુડતા બુડતા રામ કહેતા ગજરા એમ એ રામ કીધું ત્યાં ભગવાને એને સેવક બનાવી દીધો પોતાનો એટલે એટલે ભગવાનને તો બીજું કઈ બહુ વાંધો નથી વૈદિકી ભક્તિ છે એટલે મથુરામાં આંગીરસ યજ્ઞ કરનારા બ્રાહ્મણોએ જોયું કે તેમની પત્નીઓના હૃદયમાં શ્રી કૃષ્ણની અલૌકિક ભક્તિ છે અને પોતે તેનાથી ખાલી છે ત્યારે તેઓ પશ્ચાતાપ કરીને કહેવા લાગ્યા દ્રષ્ટવા સ્ત્રીણામ ભગવતી કૃષ્ણે ભક્તિ મલોકી કિમ આત્માનમ ચ તયાહીનમ અનુતપ્તા વ્યગર્હયન દિગ્જન્મ ન સ્ત્રીવૃત દિગ્જન્મ ન સ્ત્રીયા ન સ્ત્રીવૃત દિગ્જન્મ ન સ્ત્રી દિગ્જન્મ ન સ્ત્રીવૃત વિદ્યામ દિગ્વ્રતમ દિગ્બહુગ્નતામ દિગ ન ત્રિવૃત એટલે ત્રણ વેદોમાં અમારો અધિકાર અને દિક વ્રતમ અમે બધા વ્રત કર્યા હોય અને ધિક્કાર છે દિગ બહુગ્નતા દિક કુલમ દિક ક્રિયા દાક્ષ્યમ બધે એને અમારા અમારા છે તો એને ધિક્કાર કારણ કે ભક્તિ નથી અમને એવું નથી નક્કી કે અમે કોના દાસ છીએ બધું આડેધડ કરી અને કરવામાં હોશિયાર છે મો માતા વિનન કરી છે એમ કોના દાસ છે એ નથી ખબર એટલું જ અને આ ગોપીઓને એને ખબર છે કે અમે બસ ભવામાં દાસ્ય અમે ભગવાન અમે તમારી દાસી છીએ એવું એને થઈ ગયું નક્કી દીક્ષા લીધા બેને નક્કી એટલે એને ધન્યવાદ દીક્ષા લઈને કરવાનું હતું એ ન થયું અને ઓલાને દીક્ષા લીધા પહેલાં થઈ ગયું તો એને ધન્યવાદ જ કહેવાય ને અમને ધિકાર છે દ્રષ્ટવા સ્ત્રીણામ ભગવતી કૃષ્ણે ભક્તિ મલોકી કિમ આત્માનમ ચ તયાહીનમ અનુતપ્તા વ્યગર્હયન જન્મ ન સ્ત્રી વૃદ્વિદ્યામ બહુગ્નતામ ધિગ્બહુગ્નતામ કુલમ ધિક ક્રિયા વિમુખા યે ત્વધોક્ષ છે નાસામ દ્વિજાતિ સંસ્કારો ન નિવાસો ગુરાવતી આસામ દ્વિજાતિ સંસ્કારો એટલે આ સ્ત્રીઓનો એમ આસામ સ્ત્રીઓ નાસામ દ્વિજાતિ સંસ્કારો ન નિવાસો ગુરાવપી ન તપો નાત્મમીમાંસા ન શૌચમ ન ક્રિયા શુભા અથાપી યુત્તમ શ્લોકે કૃષ્ણે યોગેશ્વરેશ્વરે ભક્તિર દ્રઢા ન ચાસ્મકમ ન ચાસ્માકમ સંસ્કારાદિ મતામપી હાય અમે શ્રીકૃષ્ણથી વિમુખ રહ્યા ઊંચા કુળમાં જન્મ દ્વિજાતિના સંસ્કાર વેદાધ્યયન વિશાળ જ્ઞાન અને યજ્ઞ કાર્યમાં કુશળતા આ બધું શા કામનું તે બધાને અને અમને ધિક્કાર છે આ સ્ત્રીઓને યજ્ઞોપવિત સંસ્કાર થયો નથી ગુરુકુળમાં રહી નથી આમણે તપ કર્યું નથી અધ્યાત્મ વિચાર પણ નથી કર્યા એમાં પવિત્રતા નથી તેમજ એમની ક્રિયાઓ પણ શુદ્ધ નથી છતાં પણ આ સ્ત્રીઓને પવિત્ર કીર્તિ યોગેશ્વરેશ્વર શ્રીકૃષ્ણના સ્વરૂપમાં દ્રઢ ભક્તિ છે અને સંસ્કાર આદિથી સંપન્ન આવા અમારામાં ભક્તિ નથી પ્રહલાદજીએ કહ્યું છે કે રાખ ગજાન સ્વામી મહારાજ